શું ના કરવું ખૂબ બાકી આટલા રૂપિયા ઢગલે બંધ રૂપિયા પડ્યા હશે પણ કોઈ દાડ શાંતિ જોઈ નથી જે આવે તે ઉપર બાપો છે આ બધું કરે છે તમારે એ કરતો મારે શું કરવાનું તો હું કરતો હોય એ શું કરવાનું જેવો દેખ કરે બોલે હું આ ઊંધું કઈ રીતે છું બાપો કરે છે ને તું કરું છું ક્યારે અને આપણે જાણીએ ભગવાન પ્રેરણા ભગવાન કરી છે એટલે તો લોકો કે ભગવાન પ્રેરણા કરી નિરાશ થઈ ગયા બાવા એ કે તમને ભગવાન કદમ દાદા જે ભાવના ઉત્પન્ન આપણે થાય છે એ સ્થળ કયું એટલે મનન ને ભાવના ક્યાંથી ઉત્પન્ન થાય ભાવના આપણે કોઈ સારી ભાવના થાય એ ખરાબ ભાવના થાય તો ક્યાંથી ઉત્પન્ન ક્યાંથી થાય ભાવના પર ભાવના બે પ્રકારની કે આપણે ભાવતું હોય તેને ભાવના કહીએ શું કહ્યું આપણને ભાવતું હોય ને તેને ભાવના કહીએ ભાવે છે અને ભાવના જે ઉત્પન્ન થાય છે એ તો કર્મ છે શું કહ્યું ભાવ કર્મ છે જે કર્મ નું આફત એ કોઝિત કહેવાય અને આ ભાવના એ ઇફેક્ટ છે આ ભાવ તે જે ભાવ ખા ખાજે શું કહ્યું બરાબર ગોટલો શેકી નાખજે શું કહ્યું જેટલું કેરીઓ ખાઈ સાચી દાદા જે કઈ જે કઈ ભાવ થયા એ કર્મ નું ફળ થયું તો પછી કોઈ પણ જાતના ભાવ ઉત્પન્ન થયા એ કર્મ નું ફળ છે હા કર્મ ફળ છે હા ભાવ થી બીજા બીજા ભાવ નું હા બધું કર્મ એટલે કે જે ભાવ ઉત્પન્ન થયા એ ભાવથી પાછું બીજું બીજું પાછું ચાર્જ તો થાય જ ને અજ્ઞાન હોય તો ચાર્જ થાય જ્ઞાન ના હોય તો બીજ ચેકાઈ જાય કેરી ખાવ ખરા બીજ એમને ચેકાઈ જાય એટલે જે કઈ આપણે ભાવ કરીએ જે આપણા હાથમાં છે કે કર્મ જે કઈ સારા ભાવ કે ખરાબ ભાવ જે ઉત્પન્ન થયા એ આપણા હાથમાં છે કે કર્મ ને લીધે થાય વ્યવસ્થિત પ્રેરણાથી થાય કર્મ લીધે કર્મ બધું શું કહે પેલું પહેલા માનતો તો હું કરું છું આ અને હવે આપણને ખબર પડી કે આ કોઈક બીજો કોઈ શક્તિ કરી રહી શું કહે વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ ભાવ કરાવે છે જ્ઞાન મળ્યા પછી પણ કોઈક વાર ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો શું સાથી થયું થાય જ્ઞાન આપણે મળ્યું તો આપણે કોઈક વાર ખરાબ ભાવ ઉત્પન્ન થઈ ગયો તમે કરતા છો ને હમતા તમે કરતા કઈ નું કરો તો એવો ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો માત્ર જોયા જ કરવાનું કેમ ખરાબ કહો છો તે જ જોખમ છે ખરાબ હોતો જ નથી કશું અમારું દુઃખ થાય તો કેવું ભાઈ કેમ પર દુઃખ કર્યું માટે પછી હું કરો કહે ભગવાન હતા ખરાબ હારું અહીં છે રે બધું સમાજ ને છે શું છે